વિદ્યાપીઠ હું કરું છું નીતા હા કરો બ્રહ્માંડનો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે તેથી સંપૂર્ણ પ્રકારે તે દેહ કેમ હોય એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કરે છે નો સ્વીકાર સાધન તરીકે એટલે સાધન એટલે કે અહીંયા એવું કહે છે કે થોડું આગળ પાછળનું કરો ને આના પહેલા જે વિષય ચાલ્યો એનો હા એટલે જરા લિંક થઈ જાય અધ્યાયના આરંભથી હા અધ્યાયના શરૂઆતથી તો પચાસ ત્રણ ચાર શ્લોક થયા છે Thank you. આગળ ફળ અને સાધનના નિર્ણયની પાંચ લીલાઓ કહી હવે ત્રીજા અધ્યાયમાં અવતારોનું પ્રયોજન ધર્મી સંબંધી નિર્ણય કહેશે શ્રી કૃષ્ણના અવતાર ના કાર્ય નું કાર્યનું ને સ્પષ્ટ જ્ઞાન ન હતું તેથી અવતારો નું સાધારણ કાર્ય કહ્યું અને તેનો નિર્ણય અધિક કહ્યો તેથી છ પ્રશ્નોના ઉત્તર પૂરા થશે વાસ્તવિક રીતે પાંચ પ્રશ્નોના ઉત્તર પૂરા થશે અવતાર એટલે કે વ્યાપી વૈકુંઠમાંથી નીચે આવવું એ અવતાર ભગવાનનું પ્રપંચમાં પધારવું એ અવતાર એવું કહ્યું છે અહીંયા અને એમાં અક્ષર કાળ કર્મ સ્વભાવ અને તત્વમાં ભગવાનનું નીચે પધારવાનું થાય છે અને અવતારોની બે પ્રકાર કયા છે એક સ્વચ્છંદપણે લીલા કરતા સાક્ષાત અને પરંપરાના ભેદથી ભૂત લીલાના બે પ્રકાર બ્રહ્માંડ રચીને કરેલી લીલા અને રચ્યા વિના કરેલી લીલા બ્રહ્માંડ રચીને લીલામાં દશરથના પુત્રોમાં કોઈક અવતાર છે કોઈક નથી એટલે બ્રહ્મ શરીર કોઈ વાર વિરાટ કોઈક વાર બ્રહ્મ શરીર અને કોઈક વાર જીવ શરીર ધારણ કરીને લીલા કરે છે બ્રહ્મ શરીર ધારણ કરીને વિશ્વમાં લીલાઓને સહેલાઈથી મુક્તિ પ્રાપ્ત થાય ધારણ કરેલું હોય ત્યારે એને પુરુષનો અવતાર કહે છે પુરુષ એટલે કે પૂરમાં વસે પૂરને બાળે અને જોડાયા છે એમાંથી જેમને આ વિષય અનુસંધાન હોય ને એ પ્રયત્ન કરો પછી તમારો શ્લોક પછી લો જેમને પણ અનુસંધાન હોય આ વિષયનું એ સંક્ષેપમાં પહેલા નિરૂપણ કરો સુધી પ્રિપેરેશન નથી કરેલી છે જે પણ અહીંયા આ હવે બીજો અધ્યાય પૂરો થયા પછી ફળ સાધન સંબંધી જે પ્રશ્ન હતો એ પૂરો થયો હવે એ ત્રીજા અધ્યાયથી અવતાર સંબંધી જે પ્રશ્ન હતો એનો જવાબ અહીંયા આગળ આપશે અને એમાં એવું આવ્યું કે આ જે એકથી પાંચ શ્લોક છે એમાં વિશ્વમાં રહેલાઓને સહેલાઈથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેથી પહેલા પાંચ શ્લોકથી પુરુષનો અવતાર થાય છે એટલે એમાં જે વિરાટ પુરુષના અવતારની અહીંયા વાત આવી તો એ વિરાટ પુરુષના અવતાર સંબંધી પાંચ શ્લોક હવે આવી રહ્યા છે એમાં પહેલા વિરાટ સ્વરૂપનું જે વિરાટ વિરાટનું જે સ્વરૂપ છે એનું પહેલા શ્લોકની અંદર નિરૂપણ આવ્યું પછી અને જો આવો દેહ ગ્રહણ મતલબ એ એ જે અવતાર છે એને આવો દેહ ગ્રહણ ના કર્યો તો શું શું અયોગ્ય થાત એના માટે બીજો શ્લોક આવ્યો કે એ એનું એનું નિરૂપણ બીજા શ્લોકની અંદર આવ્યું પછી ત્રીજા શ્લોકની અંદર આટલી જ ખ્યાલ આવે છે વધારે ખ્યાલ નથી આવતો બહુ નથી જોડાતું છે અંદર પણ પાંચ શ્લોકમાં વિરાટ વિરાટ પુરુષના અવતારનું વર્ણન છે એટલી ખબર પડી છે આ જે શ્લોક આમના જેમના પણ થયેલા છે એ લોકો થોડા પ્રયત્ન કરો પાંચ શ્લોક માંથી જેમણે જેમણે જે શ્લોક પ્રસ્તુત કર્યા હોય એમને એટલું અનુસંધાન હશે એમણે તે પ્રસ્તુત કર્યું છે હા જે શ્લોક હતો એ મેં લીધો હતો એમાં સાક્ષાત અને પરંપરાના ભેદથી ભૂતલીલા બે પ્રકારની છે એના વિશે આપણે ચર્ચા કરી હતી બ્રહ્માંડ રચેલી કરેલી અને તે રચ્યા વિના કરેલી એમ ભૌતિક લીલા પણ બે પ્રકારની છે એ વિશે ચર્ચા થઈ પછી વિરાટ કોઈકવાર બ્રહ્મ શરીર અને કોઈકવાર જીવ શરીર ધારણ કરે છે અને બ્રહ્મ શરીર ધારણ કરેલું હોય ત્યારે વિશ્વમાં સહેલાઈથી રહેલાઓને સહેલાઈથી મુક્તિ પ્રાપ્ત થાય છે જેથી પહેલા પાંચ પ્રથમ પુરુષના અવતાર કહે છે ભાઈ આરંભમાં ભગવાન મહતત્વ વગેરેથી બનેલું સોળ કળાઓનું પુરુષનું રૂપ લોકોને પુરુષનું રૂપ લોકોને રચવાની ઈચ્છાથી ગ્રહણ કર્યું એટલે ભગવાને લોક રચવાની ઈચ્છા થઈ એટલે એમને મહત્તત્વ વગેરેથી બનેલું સોળ કળાવાળું એમનું મહત્તત્વવાળું શરીર ધારણ કર્યું એમાં પછી પુરુષની જે ત્રણ અલગ અલગ પ્રકારની જે યુક્તિ છે એના વિશે ચર્ચા થઈ કે પુરુષ વસતી એટલે પૂરમાં રહે છે તે પરમ વસતી એટલે પૂરને ભાળે છે તે અને પૂર આસ્તે એટલે પૂર પહેલા હતા તે એટલે પૂર્વવસ્તી એટલે જીવને સંદર્ભમાં કહેલું છે કે જેવી રીતે જીવની અંદર શરીર જીવમાં રહે છે એના વિશે અને બીજી બે અને ત્રીજી વ્યક્તિ છે એ ભગવાનના સંબંધી છે એમ કહેવા માંગે છે પછી સત્વ શુદ્ધ સ્વસ્થ શરીરની પેઢે તત્વ બનેલું બનાવેલું પુરુષનું રૂપ ભગવાન પોતે જ ગ્રહણ કર્યું છે એટલે આ જે આપણે બ્રહ્માંડની અંદર જે જોઈ રહ્યા છે એ આખું જે સત્વરૂપ શરીર છે એ ખુદ ભગવાનનું જ છે આ સૃષ્ટિ રચનામાં એ અધિકારી છે એમ કહે છે અને આ સૃષ્ટિ રચવામાં જે બીજા જે તત્વ છે સત્વરજ અને તામસ એમ ત્રણ પ્રકારના જે અવતાર અવતારૂપી ભગવાન જે થયેલા છે એ સૃષ્ટિ રચવામાં મોળ નથી એમ કહેલું છે મહત્તત્વ અહંકાર અને પાંચ અન્ન માત્રાઓ એ સાતથી બનેલું અને અગિયાર ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો એ સોળ કલાવાળું રૂપ ધારણ કર્યું એટલે આ ભગવાનનું સ્વરૂપ કેવી રીતે બન્યું છે એમાં કયા કયા તત્વો એમાં ઇન્વોલ્વ છે એની એના વિશે વાત કરી આ પ્રમાણે પ્રકૃતિથી થયેલ સમૂહ ત્રેવીસ પ્રકારનો છે એટલે ત્રેવીસ તત્વોથી આ પ્રકૃતિ બનેલી છે આ સૃષ્ટિમાં પ્રકૃતિ અને પુરુષ ભગવાન પોતે જ થયા છે જે પ્રકૃતિ અને પુરુષ જે થયેલા છે પોતે જ ભગવાન થયેલા છે એની અંદર તેથી કોઈ તત્વ બાકી રહેતું નથી કારણ કે એ પહેલી સૃષ્ટિ છે એટલે આ જે આખી જે ચર્ચા કરી એ પહેલી સૃષ્ટિની વાત કરી રહ્યા છે કારણ કે બીજી વગેરે સૃષ્ટિઓના અધિકારી પુરુષો પહેલાથી પ્રાપ્ત થાય તેમ છે લોકોને રચવાની ઈચ્છાથી શબ્દથી અવતારનું પ્રયોજન કર્યું છે એટલે આના પછી સુશ્રી રચ્યા પછી જે લોકો રચવાના છે અને એના માટે ભગવાનનો જે અવતાર થશે પ્રયોજન થશે એના વિશે કહેશે લોકો તો પુરુષના પોતાના ઉદરમાં રહેલા હોય છે એટલે આ જે આખી સૃષ્ટિની રચના જે લોકો જે બધું ઉત્પન્ન થશે એ બધું પુરુષના શરીર એટલે ભગવાનના શરીરની અંદર જ ઉદરમાં ઉત્પન્ન થયેલા છે તેઓની સૃષ્ટિ અને પોતાના ઉદરમાં સ્થિતિ એ બે જે પ્રકારે થાય એમ કરવા માટે ભગવાને બ્રહ્માંડ રૂપ દેહ ગ્રહણ કર્યો એટલે ભગવાને બ્રહ્માંડ રૂપ દેહ કેમ ગ્રહણ કર્યો તો તે સૃષ્ટિ રચવામાં અને એ સૃષ્ટિની સ્થિતિ પોતાના ઉદરમાં છે ઉદરમાં છે એ બતાવી રહ્યા છે એટલું આ પહેલા શ્લોકમાં બતાવેલું હા સારું કરો આગળ હા કરું હા કરો આ બ્રહ્માંડ છે એ ભગવાનનો દેહ છે એટલે બ્રહ્માંડ નો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે તેથી સંપૂર્ણ પ્રકારે દેહ કેમ હોય એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે એ બ્રહ્માંડ અહીંયા લોકો રચવામાં એનું બ્રહ્માંડ લોકની લોકની રચના બ્રહ્માંડથી થઈ છે તેથી બ્રહ્માંડ એ પુરુષ નથી તો અવતાર પણ નથી એવો અર્થ એટલે સાધન કર્યું છે તો આ બ્રહ્માંડનું સ્વરૂપ દેહ કેવી એને શ્લોક માટે કહે છે પશ્ચંતદો રૂપમ અદભ્ર ચક્ષુષા સહસ્રપાદો ભુજાનના પૂજાનંદ આ શ્લોક તો થઈ ગયો છે ને એટલે ખાલી જે મસ્તકોમાં શ્રવણ ચક્ષુ અને નાસિકા વાળું સહસ્ત્ર મુકુટો વસ્ત્ર અને કુંડલોથી પ્રકાશતું સહસ્ત્ર ચરણ સાથળ ચરણ સાથળ ભુજા અને મુખોને લીધે અદ્ભુત તે રૂપ જ્ઞાન ચક્ષુથી જુએ છે યોગીઓને યોગથી પ્રાપ્ત થયેલા ગુણ થી સાક્ષાત્કાર થાય તે જ ભગવાનના અવતાર સંબંધમાં પ્રમાણ છે યોગ યોગથી યોગીઓને ગુણ ગુણથી સાક્ષાત્કાર જે ભગવાનનો થયો છે તે અવતારના સંબંધમાં પ્રમાણ બતાવે છે કારણ કે પ્રાકૃત ચક્ષુથી આ જગત દેખાય છે પરંતુ તે પરોક્ષ તરીકે પ્રસિદ્ધ છે તે દેખાતું નથી તે પ્રાકૃત ચક્ષુથી જે જળ જગત દેખાઈ રહ્યું છે તે આ પરોક્ષ જે રૂપ કયું છે બ્રહ્માંડ પરોક્ષ રૂપ એટલે કે કર વગેરે રૂપ વ્યવહાર યોગ્ય છે અને આનંદ ના સંબંધથી તે સાકાર છે તેથી તે સદાનંદ છે એવો અર્થ છે એટલે જે સદાનંદ વાળું રૂપ છે તે પ્રાકૃત ચક્ષુથી જણાતું નથી પણ પૃથ્વીની વિગેરે પેઠે માત્ર જડ નથી વળી ને પણ તે સદા દેખાતું નથી યોગીઓને પણ નથી દેખાતું પરંતુ અદભ્ર ચક્ષુષા ઉત્તમ જ્ઞાન ચક્ષુથી દેખાય છે સહસ્ત્ર ચરણ સાથળ ભુજા અને મુખોને લીધે અદ્ભુત વિશેષણ એમ કહેલું છે જે ભગવાનનું અદ્ભુત સ્વરૂપ છે કેમ સહસ્ત્ર ચરણ છે સાથળ અને ભુજા મુખો પણ સહસ્ત્ર છે ભગવાનની પ્રતિમા રૂપ હોવાથી વેદમાં કહેલા સ્વરૂપ સાથે સંબંધ થતા એ શરીર પણ વેદમાં જણાવેલા સ્વરૂપની પેઠે ધ્યાન કરવા યોગ્ય છે સહસ્ત્ર એટલે ખરેખર અસંખ્ય અનેક મુખો અને નયનો વાળું એ ભગવદ્ ગીતામાં અગિયાર માં શ્લોકમાં દસમો દસમા અગિયારમાં અધ્યાયનો દસમો શ્લોક માં એમ ગીતામાં કહેલા સ્વરૂપ પૈકી સહસ્ત્ર ચરણ સાછળ ભૂજા અને મુખોને લીધે તે ઘણું અદ્ભુત છે આ વિશેષણમાં ચરણથી ગતિ અને સૃષ્ટિની ઉત્પત્તિ પૂજા મુખોને લીધે આપણે સાથળથી સૃષ્ટિની ઉત્પત્તિ ભૂજાથી કૃતિ અને મુખોને લીધે ભાષણ એવી ક્રિયાશક્તિ જેમાં મુખ્ય છે તેવા ચાર અંગો કહેલા છે સહસ્ત્ર મસ્તકોમાં શ્રવણ ચક્ષુ અને નાસિકા વાળું વિશેષણથી જ્ઞાન શક્તિ જેમાં મુખ્ય છે એટલે મસ્તકો સહસ્ત્ર મસ્તકોમાં જ્ઞાન શક્તિ શ્રવણ ચક્ષુ અને નાસિકા કેવા અંગો કહેલા છે સહસ્ત્ર મસ્તકોમાં દરેકમાં બે શ્રવણ બે ચક્ષુ અને બે નાસિકા છે જેને તેનું રૂપ છે બે દેવતા ત્રણ જ જ્ઞાનના અંગો બહાર પ્રસિદ્ધ છે જીભ ઇન્દ્રિય તો અંદર જ રહેલી હોય છે અને મુખ શબ્દથી તેનો સમાવેશ થયો છે ત્વચા જુદી જુદી હોતી નથી એટલે ત્વચા એટલે સ્પર્શ સ્પર્શ સર્વ સ્થળે હોવાતો ત્વચા એક જ કરેલી છે સહસ્ત્ર મુકુટો વસ્ત્ર અને કુંડલોથી પ્રકાશવું એ વિશેષણથી સામગ્રી કહેલી છે સહસ્ત્ર મૌલ્ય મુકુટો વસ્ત્રો અને કુંડલો તેઓથી પ્રકાશતું ઘણી શોભાવાળું તે રૂપ છે એવો અર્થ છે સામગ્રી નીચે આવતી હોય તેવા પ્રકારે દેખાતી હોવાથી ક્રમ પ્રમાણે કહેલી છે એ સમજ ના પડી હા એટલે મૌલ્યંબર કુંડલો લસત એમ કહ્યું છે ને એમાં ઉતરતા ક્રમથી નિરૂપણ છે પહેલા જેનું દર્શન થાય ઉપરથી શરૂઆત એ રીતે મૌલી એટલે મુકુટ મુકુટ સૌથી પહેલા છે પછી એનાથી નીચે ઉતરતા ઉતરતા નલ વગેરે છે એ રીતે નિરૂપણ કરી રહ્યા છે અહીંયા જે બે દેવતા વાળા ત્રણ જ જ્ઞાન ના અંગો બહાર પ્રસિદ્ધ છે એ ના સમજ પડે કાન બે બે હોય છે ને એના માટે કહી રહ્યા છે એ બે બે હોય ને હા એટલે આ કાન અને આંખના દેવતા એક જ છે એવું એટલે એવું કેવા માંગે છે નહીં નહીં એટલે આંખ બે હોય છે કાન બે હોય છે નાક પણ બે હોય છે તો એ બે બે જે હોય છે એ અહીંયા જ્ઞાનના અંગરૂપ પ્રસિદ્ધ છે એ બંનેના બે બે દેવતાઓ છે એટલે જે જે બે આંખના એક દેવતા ન થાય બે આંખના એટલે જેટલા ગોલક છે એટલા અલગ અલગ દેવતા છે એવું છે અચ્છા એટલે છે પાંચ તો એ ક્રિયા જ્ઞાન શક્તિમાં જે કીધું તો પાંચ ઇન્દ્રિયો છે શ્રવણ ચક્ષુ નાસિકા જીભ અને ત્વચા એટલે પહેલા ત્રણ છે તે બે બે દેવતા વાળા છે એટલે અંગો બહાર છે એમ અને પછી જીભ અંદર છે અને ત્વચા મુક્તિ એટલે એમ જુદી જુદી હોતી નથી એટલે એક જ છે પણ એમ એટલે આ ત્રણ ને બે બે કીધા છે એટલે બે દેવતા લાગે એવું ને હા અહીંયા એક સહસ્ત્ર પાદો પાદ ઉરુ ભુજા ભુજાનંદ નાદ ભૂતમ એટલે અદ્ભુત પછી ભુજાન પછી વચ્ચે કઈ મુખ માટે આનંદ એવું કઈક છે જે એની સંધિ કેવી એટલે આના આનંદ એટલે મુખ છે હા આનંદ એટલે ગજાનન કહેવાય છે ને ગજ જેવું જેનું મોડું છે તેવું ગજાનન ગજાનન હા બરાબર અને એક નીચે અહીંયા છે સહસ્ર મૂર્ધ્ય ત્રણાસી એટલે અક્ષી આક્ષી નાસિકમ શ્રવણ પછી મૂર્ધ્ય એટલે મસ્તક મૂર્ધા એટલે મસ્તક તો જે આપણે કહીએ ને તારું માથું એમ અને મોઢું એટલે મોઢું અને માથું એમાં ફરક છે ના એટલે પણ મોઢું અને માથું એટલે શું નિરૂપણ એવી થયું છે કે ગીતામાં કહેલા સ્વરૂપ એટલે સહસ્ત્ર ચરણ સાથળ ભૂજા અને મુખોને લીધે તે ઘણું અદભુત છે તો મુખ એટલે ખાલી મોઢું એટલે મોઢું એટલે આપણે બોલીએ છીએ એ છોડી દેવાય મસ્તક આવી ગયું કે નહીં એની અંદર એમ ફેસ ચહેરો ચહેરો અને મસ્તક મસ્તક એ તો માથું બી આવી જાય એની અંદર હેડ માથું કહીએ ને આપણે ઉપરનો ભાગ હોય ના એટલે પછી જો પછી બીજાને પણ એવું આવે છે રાજા કે સહસ્ત્ર મસ્તકો અને એટલે કેટલા મસ્તકો છે માં બે શ્રવણ બે ચક્ષુ અને બે નાસિકા એટલે એ પાછું મોડું થયું કે ના થયું એમ કઉ છું હા એ થયું એટલે બંને અર્થ સરખો જ છે કે જુદો જુદો લેવાનો એટલે આમાં મુખ શબ્દ થી છે ને જીભ અંદર રહેલી છે મુખમાં એટલે બોલે બોલવા વાળો જે ભાગ છે એને મુખ કીધું છે અને મસ્તક એટલે એમાં બધું આવી જાય શ્રવણ ચક્ષુ ને નાસિકા ને બધું આવી જાય એટલે આખું માથું હોય તો એને મસ્તક કહેવાય ખાલી બોલવા વાળો ભાગ છે ને મુખ કહેવાય એ તો ક્રિયાશક્તિ છે તો આના આ નિરૂપણ શા માટે થયું એનું કઈ સ્પષ્ટતા આવી હા જે આવી સ્પષ્ટતા નહીં નહીં આ ચોથા શ્લોક થી શું વાત સમજાવવામાં આવી એ સમજાયું હા એટલે એ બ્રહ્માંડ એ બ્રહ્માંડ નું આ રૂપ બતાવે છે તો બ્રહ્માંડ એ દેહ છે દેહ રૂપે કેવી રીતે છે એવું સમજાવે છે અને આ આગળ આપણને બતાવ્યું કે બ્રહ્માંડ દેહ છે તો વિશુદ્ધ સત્વરૂપ આગળના શ્લોકમાં વિશુદ્ધ સત્વરૂપ દેહ બતાવ્યો તો એ દેહનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે કે અને એ દેહનું આ દેહનું સ્વરૂપ યોગીઓ પોતાના અદભ્ર ચક્ષુથી જણાય એવું છે એટલી સમજ પડે છે જે ઉત્થાનિકા છે ને એ વાંચો પેલા બ્રહ્માંડ નો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે તેથી સંપૂર્ણ પ્રકારે તે દેહ કેમ હોય એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે શંકા શું થઈ શંકામાં બ્રહ્મા બ્રહ્માંડ આગળ એવું કહ્યું કે બ્રહ્માંડ લોક રચવા માટે બ્રહ્માંડ નો સ્વીકાર થયો છે લોકોની રચના કરવા માટે એટલે સાધન તરીકે તો પછી સંપૂર્ણ પ્રકારે દેહ હોય એવું કેવી રીતે કહેવાય એવું જ ને જય એટલે બ્રહ્માંડ જે છે એ પ્રભુ સૃષ્ટિના વિસ્તાર માટે બ્રહ્માંડને સાધન રીતે બનાવી શક્યા હોત પણ અહીંયા એને એકાંતિતયા બ્રહ્માંડને ભગવાનનો દેહ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તો એવું શા માટે એ પ્રશ્ન સમજમાં આવ્યું બ્રહ્માંડને દેહ કેમ કયો એ પ્રશ્ન એનો અહીંયા ઉત્તર આપ્યો છે તો ઉત્તર શું સમજાયો એ હું પૂછી રહ્યો છું ઉત્તરમાં એના સહસ્ત્ર મસ્તકો છે શ્રવણ ચક્ષુ અને નાસિકા છે જેનાથી જ્ઞાન જ્ઞાનેન્દ્રિય બતાવે છે જ્ઞાન શક્તિ અને અને એમને પણ બીજા કોઈને પણ આ સ્ફુટ થયું હોય તો કહો એટલે અહીંયા મને એવું લાગે રૂપકની માફક એનો ઉપયોગ થયો છે રૂપક અલંકારથી કે જેમ જેમ મસ્તક છે ઠાકોરજી ભગવાનનું પરબ્રહ્મનું એ રીતના આપણા મસ્તક છે તો જેમ સાથળમાંથી જેમ ગુહેન્દ્રિયથી આગળ જેમ જન્મે છે સૃષ્ટિનું સર્જન થાય છે એમ સાથળમાંથી સાથળનું એ રીતના રૂપક આપ્યું છે એ સહસ્ત્ર મસ્તક મસ્તકમાંથી પછી આ કહ્યું છે કે ભાઈ આપણા એ મસ્તકમાંથી જ આપણા પણ મસ્તક જેવું જ બધું દેખાઈ રહ્યું છે છ જ્ઞાનેન્દ્રિયો જે છે ત્રણ એ થઈ છે એટલે જેવું જેવું અસ્ત્રમાંથી પ્રગટ થયું છે એવું એવું જ આપણા આપણા દેહમાં પણ એ બધું સમાવિષ્ટ છે એવું અહીંયા કહેવા માંગે છે એટલે કોઈ તારતમ્ય ભેદ નથી કોઈ એમાં જેવું ઠાકોર ત્યાં વિરાટ છે અહીંયા અલ્પ છે ઓર કોઈને કઈ છૂટ થયું હોય તો બતાવો અહીંયા એવું કહ્યું ને કે બ્રહ્માંડનો સ્વીકાર સાધન તરીકે કરવાનો સંભવ તો સાધનમાં એમ કહ્યું છે કે લોક રચવામાં સાધન તરીકે એટલે લોક જે રચવાનું છે એના સાધન તરીકે બ્રહ્માંડને લીધું છે કારણ કે લોક રચના બ્રહ્માંડથી થાય છે હલો હા સંભળાય તેથી તે બ્રહ્માંડ પુરુષ નથી અને અવતાર પણ નથી એવો અર્થ છે તો આ જે વાક્ય કહ્યું તે શંકા રૂપે જ કહ્યું છે ને કે બ્રહ્માંડ પુરુષ નથી અને અવતાર પણ નથી એવી જો શંકા હોય તો એવું એવું કહેવા માંગે છે આ પહેલી ફૂટનોટ તો લોકમાં શું છે રચવામાં સાધન તરીકે કારણ કે લોક રચના બ્રહ્માંડ થાય છે તેથી તે બ્રહ્માંડ પુરુષ નથી અને અવતાર પણ નથી હા હા એ તો જે ઉત્થાનિકા છે એને પુરુષોત્તમજી સ્પષ્ટ કરી રહ્યા છે હા એટલે શંકાને સમજાવી રહ્યા છે ને કે તો દેવ કેમ કહેવાય એવું જો શંકા થાય કે દેહ ન કહેવાય કારણ કે પુરુષ પણ નથી ને અવતાર પણ નથી તો એ દેહ નથી તો એની શંકાના સમાધાન રૂપે આ કહે છે કે આ શંકા માટે શંકાના સમાધાન રૂપે કહે છે કે એમને સહસ્ર મસ્તકો છે અને સહસ્ત્ર મુકુટો ને સહસ્ત્ર સાથળ ભૂજા એ બધું સમજાવ્યું છે આ રીતનો એમનો દેહ છે એમ એવું છે એ વાત તો ઉત્થાનિકામાં સ્પષ્ટ થઈ ગઈ છે કે બ્રહ્માંડ છે એ આનંદ નથી પણ બ્રહ્માંડ જે છે એ દેહ છે એ તો ઉત્થાનિકામાં સ્પષ્ટ છે સિદ્ધાંત હતા પણ પ્રશ્ન ત્યાં હજી ઉભો રહ્યો કે એનું દેહ તરીકે નિરૂપણ શા માટે કરવામાં આવ્યું છે અથવા તો ભગવાને એનો દેહ તરીકે પરિગ્રહ શા માટે કર્યો છે અહીં બ્રહ્માંડ નો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે તેથી સંપૂર્ણ પ્રકાર દેહ કેમ હોય એટલે જેમ કે આપણે એક ઘર અને એક ઘરનો બનાવનાર આ બે અલગ હોય તો પ્રભુ આ બે એક બન્યા છે એવી કઈ વાત છે કે આ બે એક કેવી રીતે બન્યા શંકા એ છે કે બ્રહ્માંડ બનાવ્યું તો સાધન પોતે સાધનથી બનાવ્યું તો પોતાનો દેહ કેમ અંદર અનુસૃત છે બ્રહ્માંડમાં એ શંકા છે કે જેમ એક આપણે ઘર બનાવીએ તો ઘર બનાવ ઘર અલગ છે ને ઘરનો બનાવનાર વ્યક્તિ અલગ છે આ બે એક થઈ થઈ રહ્યા છે એ શંકા છે નહીં નહીં શંકા એ નથી શંકા એ છે કે બ્રહ્માંડને સૃષ્ટિ માટે સાધન તરીકે ભગવાન લઈ શક્યા હોત તો શા માટે અનનેસેસરી એને પોતાનું દેહ સ્વરૂપ તરીકે ધારણ કર્યું એ શંકા છે નાનું બ્રહ્માંડ થાય ને કે જો પોતાનામાં પ્રગટ કરે તત્કથમ એકાંત તો દેહત્વ એ પ્રશ્ન છે અહીંયા મૂળ વાત એ છે અહીંયા કે બ્રહ્માંડની પ્રતિથી ગઈ વખતે પણ આ વાતને મેં સ્પષ્ટ કરી જ હતી કે બ્રહ્માંડ જે છે એ તત્વોથી બનેલું છે અને તત્વોથી બનેલું હોવાને કારણે કોઈને એના અંદર કેવલ જડત્વ બુદ્ધિ થતી હોય કે પ્રાકૃતતાની બુદ્ધિ થતી હોય આ તો પ્રાકૃત વસ્તુ છે બીજા બ્રહ્માંડોની માફક તો એ આપણા અજ્ઞાનને કારણે એવું થઈ રહ્યું છે પરંતુ જે લોકોના ચક્ષુ અદભ્ર ચક્ષુ છે કે જે મહત જ્ઞાન સંપન્ન જેમના ચક્ષુ છે એમને તો આ આખું બ્રહ્માંડ છે ભગવાનના શરીર રૂપ જ દર્શન થાય છે એ યોગીઓને એટલે એ સાધન રૂપ નથી જોતા એવું સમજાય એટલે આ બ્રહ્માંડ જે છે સાધન નથી પણ ભગવાનનું શરીર જ છે હા એટલે આજે અવતાર નું પ્રાગટ્ય અવતાર છે એનું પ્રમાણ પણ આજેના એવા ચક્ષુ છે ઉત્તમ ચક્ષુ તેથી જ ખબર પડે લોક ને કે આ અવતાર છે નહીં તો આ ચક્ષુથી તો ગ્રાહ્ય નથી અલૌકિક પદાર્થ તો આમાં પ્રમાણ પણ જો એ બતાવ્યું કે મહાપુરુષના જે ઉત્તમ અદભ્ર ચક્ષુ છે તેથી અવતાર છે એમ આપણે સમજી શકીએ છીએ એ પ્રમાણ છે ત્યાં અવતારનું આ પ્રકારના જે યોગીઓ છે એ પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આ બ્રહ્માંડને આવા ભગવાનના દેહ તરીકે જુએ છે એનું દર્શન કરે છે એટલે આપણને એમ જણાય કે આ વસ્તુ છે કોઈ કેટલા તત્વોનું સંઘાત માત્ર છે કે જળ વસ્તુ છે પરંતુ એવું નથી આ ભગવાનનો દેહ જ છે તો પછી આપણે એમ કહીએ છીએ કે કરોડો બ્રહ્માંડોની સૃષ્ટિ છે તો કરોડો બ્રહ્માંડ છે તો પછી કરોડો પુરુષ રૂપ ધારણ કરેલા છે એ તો બ્રહ્માંડમાંથી બ્રહ્માંડ ઘણા થાય ને અત્યારે તો આ આદ્યની આ મૂળ બ્રહ્માંડ અને એમાંથી પછી જુદા બ્રહ્માંડ આદ્ય અવતાર ની વાત છે હા જી જી પછી એ જે પ્રાકૃત જે સૃષ્ટિની પ્રક્રિયા છે એ તો પછી પોતાની રીતે થશે પ્રણામ દેવી દેવી આમાં આ જે વિષય આવી રહ્યો છે અહીંયા ચોથા શ્લોકમાં તો એટલે આમ તો એ પહેલા શ્લોકથી જ જોડાઈ રહ્યો છે ને કે પાંચ શ્લોકથી અહીંયા જે પુરુષનો અવતાર કહી રહ્યા છે તો અહીંયા એને સૌથી પહેલા શ્લોકમાં એને પુરુષ રૂપ જે ઈચ્છાથી ધારણ કર્યું એ અને પછી એમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા પછી એમાંથી એટલે એ જે અવતાર છે એ અવતાર નું આપણને પ્રમાણ જ હવે ત્રીજા ને ચોથા શ્લોકમાં આપી રહ્યા છે કે એ જ અવતાર આ એ જ છે દેહધારી એવી રીતે જોડાઈ રહ્યો છે અહિયાં એ તો પાછું જોવું પડે એવું મને ધ્યાન નથી આવતું આપણે જોજે કે હમણાંના રિવિઝન થયું એમાં ના કહ્યું કે હવે પેલા પાંચ શ્લોક થી પુરુષ નો અવતાર કહે છે એમ હા એટલે પહેલા શ્લોકમાં તો એ મહત્તત્વથી એમને જે સોળ કળાવાળું રૂપ છે એ સૌથી પહેલા એમને પુરુષનું રૂપ લોકોને રચવાની ઈચ્છાથી એટલે ગ્રહણ કર્યું એમ એ પહેલા શ્લોકનો વિષય થયો પછી એમાંથી એ એ કોણે કર્યું તો એ બ્રહ્માએ તો એ બ્રહ્મા ક્યાંથી ઉત્પન્ન થયા તો એ નારાયણમાંથી ઉત્પન્ન થયા એ રીતનું બતાવ્યું અને પછી એમાંથી જે લોક ઉત્પન્ન થયા તો એ લોક જળ છે તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે પોડેલું જે સ્વરૂપ છે એમાંથી તો ત્રીજા શ્લોકમાં એને પ્રમાણથી સમજાવ્યું અને હવે જે આ બ્રહ્માંડ છે તો આપણે એને બ્રહ્માંડમાંથી ઉત્પત્તિ થાય છે એમ ના માની અને એ એની દેહ છે પ્રભુનો અવતારનો એ પુરુષ અવતારનો જ દેહ છે એમાંથી જ ઉત્પત્તિ થાય છે એવી રીતનું અહીંયા આવી રહ્યું છે જે વિષય વસ્તુ એના કરતા ઉત્થાનિકા જે છે ને એને તમે પકડીને ચાલશો તો આપોઆપ એનો પૂરો પરક્રમ દેખાઈ જશે એમાં અલગથી વિચારવાની જરૂરત જ નથી મહાપ્રભુજી એનો પરસ્પર શું સંબંધ છે એ બતાવી દીધું છે પાંચ લોકથી પુરુષના અવતારો છે એમાં પેલા અંદર સોળસ કલ વિરાટ પુરુષ છે એ રૂપ ભગવાને ધારણ કર્યું તે પછી પ્રશ્ન એ થયો કે ભગવાને આવું બ્રહ્માંડ દેહ ધારણ કરવાની શું જરૂર હતી તો એનો ખુલાસો કર્યો કે ભાઈ કરતા અને બ્રહ્માંડ એ બેને ભેદ તો બતાવવો પડશે એટલે જે સમુદ્રતા અંદર પોળેલા ભગવાન છે સમાધિમાં લીન છે એમના નાભી કમલમાંથી જગતના નિર્માણ કરવા માટે બ્રહ્મા પ્રકટ થયા એમ તો કર્તારૂપ છે ત્યાંથી ભગવાનનું અલગ છે એ વાત બતાવી પછી એ પ્રશ્ન થયો કોઈ પોડા પોડા જ આ બધું થઈ ગયું કે એની અંદર ભગવાનનું કંઈ પણ કર્તૃત્વ તો જણાતું નથી અને એ રીતે જે પ્રકટ થઈ ગયું એ બધું શું જડાત્મક છે કે કેમ તો એનું સમાધાન આપ્યું કે નહીં આ જે કંઈ પણ પ્રકટ થયું છે એ ભગવાનનું જ રૂપ છે એ અચેતન જડ નથી અને ભગવાન પોળ્યા પણ થયું છે એ પણ ભગવાનની યોગ છે એના દ્વારા થયેલું છે એટલે ભગવાનની શક્તિ છે એટલે કોઈ ઉપેક્ષા વૃત્તિથી કે એવી રીતે ભગવાને આ પ્રગટ કર્યું હોય એમ નથી એના પછી એ પ્રશ્ન થયો કે ભાઈ આ તો બ્રહ્માંડ જે છે એ તો એક સાધન જેવું જણાય છે રો મટીરિયલ જેવું તો શું એ જાતનું છે તો જણાવ્યું કે નહીં આપણને એવું જણાતું હશે પણ યોગીઓને એ ભગવાનના શરીર રૂપ જ જણાય છે એમ ચોથામાં સમાધાન કર્યું બીજું વિચારવાની કઈ જરૂર નથી ઉત્થાનિકા જે છે એને પૂરા પર સંબંધ માટે જોડતા ચાલો અહીંયા ત્વચા અને જીભથી શું કેવા માંગે છે જે સમજાતું નથી એટલે બીજી જે જ્ઞાનેન્દ્રિયો છે એની જે બે બે રૂપતા છે એમ ત્વચા પણ આખા શરીરમાં ફેલાયેલી છે બધી ઇન્દ્રિયોમાં તો એની પણ અનેકતા માનવી જરૂરી છે તો એનું નિરાકરણ કર્યું કે નહીં એવું નથી ત્વચા એકરૂપ હોય છે એવી જ રીતે જે જીવવા છે કે રસનેન્દ્રિય છે એને પણ તે જ રીતે સમજવાનું છે કઈ રીતે જે છે એને કઈ રીતના સમજવાનું રસેન્દ્રિયને એટલે આનંદ પદ જે પ્રયોગ કર્યો છે ને એ મુખ એટલે વાણી જેનાથી આપણે બોલીએ બરાબર વાઘેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ વાક અને રસના એ બંનેને અલગ અલગ માનવાની કે કેમ તો નહીં આ એક જ છે એક જ છે બરાબર એટલે એનાથી બ્રહ્માંડની ઉત્પત્તિ ને કઈ રીતના બતાવી રહ્યા છે બતાવી રહ્યા છે સમજે એટલે એનો ઉલ્લેખ કરીને અહીંયા આમાં ખાલી એટલું આ જ્ઞાનેન્દ્રિયો બતાવે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે ને તે ભગવાનની જ્ઞાન શક્તિ રૂપનું વર્ણન છે આજે ક્રિયાશક્તિ કીધી ને ઉત્પત્તિ કૃતિ ભાષણ ગતિ એ બધું એ ક્રિયાશક્તિ છે આ પાંચ આપણે જ્ઞાન જ્ઞાન ઇન્દ્રિયો નથી કરતા પાંચ નાક કાન આંખ જીભ અને ત્વચા ફાઈવ સેન્સ તો પ્રભુની શક્તિ બતાવી છે સ્વરૂપમાં આપણે એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિને સમજાવી રહ્યા છે પ્રભુના અવતારોથી કે કેટલા અવતારો જ્ઞાન શક્તિના છે કેટલા અવતારો ક્રિયાશક્તિના છે તેથી આ રસનાને આવી રહ્યા છે એવું લાગે છે એટલે એને જુદી એટલા માટે કરી છે કે એ બે નથી એમ જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ને એમાં પેલા ત્રણ છે તે બબ્બે છે જીભ અને ત્વચા એક એક છે એમ કહેવા માંગે એટલે છૂટું પાડે બાકી બધું જ્ઞાનેન્દ્રિયમાં જ આવી ગયું સહસ્ત્ર મસ્તકોમાં જે પાંચ જ્ઞાનેન્દ્રિય જણાવીને કે સહસ્ત્ર ચરણ સાથળ ભૂજા મુખો એ કર્મેન્દ્રિયો છે સહસ્ત્ર મસ્તકોમાં શ્રવણ ચક્ષુ નાસિકા એ ત્રણ લીધા મસ્તકમાં ને આ બે અલગ પાડ્યા કારણ કે એક એક છે એટલે બાકી જુદા કરવાનું કોઈ નથી હા અમારી પાસે અહીંયા જે કીધું ને કે બ્રહ્માંડનો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે તો અહીંયા બ્રહ્માંડથી એટલે જેમ બ્રહ્માંડને આપણે ટ્રાન્સલેટ કરીએ તો યુનિવર્સ કે સૃષ્ટિ એવું આપણે એને કહીએ છીએ તો એને ઉત્પત્તિનું સાધન મતલબ હવે જે પણ ઉત્પન્ન થયું મતલબ અત્યારે જેટલું પણ આપણે એમ કહીએ છીએ કે મલ્ટી યુનિવર્સ છે ઘણા બધા લોક છે હજારો લોક છે તો અહીંયા જે સહસ્ત્ર મસ્તકો વગેરે દ્વારા વર્ણન કર્યું તો એ આખું બધું લોક જેટલી પણ સૃષ્ટિ છે એને ભગવાનના દેહ તરીકે આપણે અહીંયા કીધું છે કે પ્રભુનું શરીર છે કોઈ પદાર્થ નથી કોઈ જળ પદાર્થ અહીં ઉત્પન્ન થઈ ગયું એવું નહીં પ્રભુનું શરીર છે તો એ બ્રહ્માંડ જે છે એ ઉત્પત્તિનું સાધન કેવી રીતે બન્યું કેમ કે જે પેદા થયું એ જ બધું શરીર છે હવે એનામાંથી હજી શું ઉત્પત્તિ બાકી છે આ સમષ્ટિ છે જે વ્યષ્ટિ છે એ પણ એનું જ પાર્ટ છે ને એનાથી અલગ તો નથી ને હા તો આ રીતે એ હું સમજી ગઈ કે ભગવાન જેમ કે આપણે ભાગવતજીમાં સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો જેમ કે જે સ્વર્ગ નર્ક વગેરે સ્થાન બતાવ્યા છે પ્રભુના શરીરની અંદર તો આ આ સ્થાનીય છે આ સ્થાનીય છે એવી રીતે તો જેટલી પણ સૃષ્ટિ છે આખી એ પ્રભુનું શરીર છે હવે જીવ વ્યક્તિ હોય કે સમષ્ટિ હોય પ્રભુથી સ્વતંત્ર અલગ થઈને તો નથી જ ને જેવી રીતે કીધું કે ગર્ભ ઠાકોરજીના ગર્ભની અંદર જ બધા લોકો છે જાગલા શ્લોક ની અંદર આવ્યું કે પ્રભુના ઉદરમાં જ આખી સૃષ્ટિ છે તો પછી એને હજી એમાંથી ઉત્પન્ન થવાનું શું છે જે થયું એ લોક પ્રભુના શરીર રૂપ થઈ જ ગયું એમ નથી આગળ એ વાત બતાવી ને કે બે પ્રકારની છે સાક્ષાત અને પરંપરા સૃષ્ટિ હવે જે પરંપરા સૃષ્ટિ છે એની અંદર પણ કારણરૂપ કંઈક તો છે ને તે પછી એનું કાર્યરૂપ આવે છે તો એક જેમ જે વસ્તુ પ્રાકૃત પદાર્થ છે એ એટલે જેને આપણે ભૌતિક કહીએ છીએ અને એક ભૂત પોતે તો ભૂત અને ભૌતિકમાં જે પ્રકારનો ભેદ છે એવી રીતે અહીંયા પણ છે બ્રહ્માંડ રૂપ સૃષ્ટિ જે છે તે અને બ્રહ્માંડ માંથી પ્રકટ થયેલી જે સૃષ્ટિ છે તે બ્રહ્માંડ રૂપ સૃષ્ટિમાં પછી તેને છે મસ્તકો ને એ બધા વર્ણન ની શું જરૂર છે તો અઠ્યાવીસ જે ગણેલા છે એ છે ને દીદી પણ એમાં ખરું ને કે આજે તરણ માંથી સાકર માંથી સહસ્ર જે શરીર છે અહીંયા જે બતાવવામાં આવી રહ્યું છે સહસ્રપાદો રૂભુજાન નાદુતમ સહસ્રમૂર્ધ શ્રવણાક્ષી નાસિકમ સહસ્ર મૌલ્યમ કુંડલો લસત પશ્યંતી અદોરૂપમ અદભ્રચક્ષુષા તો ભગવાન જે વખતે સૃષ્ટિ કરે છે તે વખતે સૃષ્ટિનું જે બેઝિક એલિમેન્ટ છે એ એલિમેન્ટ આ છે જેનું અહીંયા નિરૂપણ કર્યો અઠ્યાવીસ છવ્વીસ કે સોળ જે પણ કહો તે એના મૂળ તત્વ છે એનાથી ભગવાન અનંત બ્રહ્માંડોની રચના કરે છે હવે જે યોગી પોતે અદબ્ર ચક્ષુથી જ્યારે આ પ્રભુના લીલા વિસ્તારને જુએ છે તે વખતે એ આના આ જે અનંત રૂપ છે એ અનંત રૂપને ભગવાનના સ્વરૂપ તરીકે જુએ છે પણ જે હવે અનંત જેમ અત્યારે જે જોઈ રહ્યો છે એ તો સૃષ્ટિના જે જ પ્રભુના સ્વરૂપ રૂપ જોઈ રહ્યો છે ને એ તો વાત અહીંયા કહી રહ્યા છે આર્યકોટી જે જોવામાં આવી રહ્યા છે એ તો આપણે પણ જોઈ રહ્યા છીએ એમાં યોગી શું કરશે એટલે એ પદાર્થોને આપણે મતલબ એ પદાર્થની જેમ જોઈએ છે એને બ્રહ્મના સ્વરૂપ રૂપ એટલું ડિફરન્સ છે ને દ્રષ્ટિમાં એટલે એને જયારે આ બ્રહ્માંડ નું દર્શન થશે તે વખતે કેવી રીતે થશે કે આ અનંત બ્રહ્માંડ સ્વરૂપ એ ભગવાન જ છે તે રીતે એમાં વચ્ચે કારણો ક્યાંથી આવ્યા એમ જેમ કે હું અત્યારે ટેબલ જોઉં છું કે કોઈ જ્ઞાની છે તો એને બ્રહ્મરૂપ જોઈ રહ્યો છે કે સદંશ છે બ્રહ્મનું એવી રીતે હવે એમાં એ કારણોને વચ્ચે લાવવાની ક્યાં વાત છે તો ડાયરેક્ટ પ્રભુ સાથે લિંક કરશે ને એને વચ્ચે પછી કઈ કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ ને થોડી જોઈ રહ્યો છે કેમ નથી ક્રમ એ છે કે એવી રીતે પ્રભુએ સૃષ્ટિને ઉત્પન્ન કરી છે પણ હવે જયારે અહીંયા જે જાતનું વર્ણન છે કે અનંત બ્રહ્મા મતલબ જે સહસ્ત્ર મૂર્તિ વાળું છે કે આટલા બધા પદાર્થો જેમાંથી ઉત્પન્ન થયા એ જાતનું વર્ણન જે આ શ્લોકમાં કર્યું છે એના હિસાબે તો સીધી કાર્યકોટીને પરબ્રહ્મ મુખ્ય કારણ સાથે જ કનેક્ટ કર્યું છે ને અહીંયા નહીં તો પછી અઠ્યાવીસ તત્વો ગણેલા હોય તો સીધું એનું નામ ના કહીને સહસ્ત્ર મસ્તક વાળું છે કે એની આટલા ચરણ ને આના ઉપર તમે ધ્યાન આપો આ જે પ્રમેય રત્ન સંગ્રહ ચાર્ટ છે એના ઉપર આ બ્રહ્માંડ अचल तुम्हारे यहाँ से बहुत ज्यादा डिस्टर्बेंस आता है म्यूट रखो હવે આ જે પ્રમેય રત્ન સંગ્રહ નો ચાર્ટ છે એને તમે ધ્યાનથી સમજી લો આ વિષયમાં આ બ્લુ જે છે મોટો સર્કલ એ આનંદનો છે ગ્રીન કલર છે ચિત્તનો છે અને પીળો છે સત છે સત છે એ ભૂમિકા બનાવે છે ગ્રાઉન્ડ તૈયાર કરે છે એની અંદર ચિત્ત છે અને એની અંદર આનંદ છે બરોબર આ જે છે આ સમષ્ટિ છે હવે આ એક બ્રહ્માંડ થયું એમ સમજો એની આ વેષ્ટિ આ વેષ્ટિ વેષ્ટિ વેષ્ટિ એવી જાતનું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ અનંત બ્રહ્માંડ છે હવે આ દરેકના જે બેસિક એલિમેન્ટ છે એ એલિમેન્ટને આપણે આ ગણવાના છે અહીંયા કે આ પીળા કલરમાં જે આવી રહ્યું છે એ ત્રેવીસ પ્રાકૃત દ્રવ્યો છે હવે યોગી જે વખતે દર્શન કરે છે ત્યારે જેમ આપણે માની લો કે ખુલા આસમાનમાં જોઈએ એમાં આપણે આપણને પોતાનો જે પૃથ્વી ગ્રહ છે એ ગ્રહ તરીકે નથી દેખાતો પણ આપણને આપણા આધાર તરીકે પ્રતીત થાય છે તે સિવાયનું બીજું બધું ચમકતા ગ્રહો કે તારાના રૂપમાં આપણને દેખાય છે તો આપણે માની લો કે આપણને આકાશમાં આપણા આકાશમાં આપણને જે દેખાય છે એટલું બ્રહ્માંડ છે એવું માનીને ચાલીએ એટલા ગ્રહો કે તારાઓ છે તેટલું અને આપણને જ્યારે શાસ્ત્રીય સમજથી એવી બુદ્ધિ થઈ કે આ જે કંઈ પણ છે તે પ્રભુનું રૂપ છે પ્રભુનું રૂપ તરીકે આપણે એને જોવું હોય તો આપણી બુદ્ધિ એમ તો વિચારશે ને કે પ્રભુ કેવા તો પ્રભુ છે આપણે આપણી રીતથી અને શાસ્ત્ર જે રીતે વર્ણન કરે છે તે રીતે જે આ શ્લોકમાં કહ્યું છે એમના હજારો ચરણ છે ઉરુ છે એમને મુખ છે શ્રવણ નાસિકા વગેરે છે તો એ રીતે આપણને પ્રભુના એ સ્વરૂપના દર્શન મતલબ એ અત્યારે આપણા સામે જે આકાશ છે એમાં એ રીતે દર્શન થઈ રહ્યા છે અને એમાં આપણે શાસ્ત્રની જે આપણી સમજ છે એનો આરોપ કરીશું કે ભાઈ ચલો શાસ્ત્ર આ રીતે આપણને સમજાવે છે હવે એમાં આપણે એને ઇન્ટરલિંક કેમ કરવું કે આમાંથી કયો અંગ છે શું છે તો ઇન્દ્રિયોને તો લિંક અહીંયા કરવાનો પ્રશ્ન નથી વિરાટ સ્વરૂપની અંદર એ થશે કે જ્યાં એ વિરાટની અંદર તત્ત લોક વગેરેને ઉર્ધ્વ લોક કે મધ્ય લોક કે લોક છે એ રીતે જે બતાવવામાં આવશે ત્યારે આપણને વિરાટ સ્વરૂપની અંદર એની પ્લેસમેન્ટ પણ સમજમાં આવશે પણ એવું નહીં હોય તો તે સ્થિતિમાં આપણને શું સમજમાં આવશે એવું જે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કોઈ જ્ઞાન શક્તિ છે કે ક્રિયાશક્તિ છે તે રૂપમાં તો તે આ બધી વસ્તુઓ એને બ્રહ્મના ભગવાનના શરીરના રૂપમાં બ્રહ્માંડ દેહના રૂપમાં એને જણાશે યોગીના તો એ કેવલ એક બ્રહ્માંડના વિષયમાં જે જણાશે એવું નહીં પરંતુ અનંત બ્રહ્માંડની જે એની પ્રતીતિ છે કેમ કે યોગી હોવાને કારણે યોગ જ ધર્મ જે પ્રત્યાશક્તિ છે એ અતિન્દ્રિય પદાર્થોનો પણ બોધ કરાવે છે તો એને જેટલા પણ એવા બ્રહ્માંડ ભગવાને ધારણ કરેલા છે કે રૂપો ધારણ કરેલા છે દરેકની અંદર આ જાતની પ્રતીતિ થશે એને નહીં તો સીમિત એકમાં જ રહી જશે એટલે જે અહીંયા ઇન્દ્રિયોના ભેદ બતાવ્યા ને એમાં પણ એ જ વાત બતાવવામાં આવી રહી છે જે પુરુષોત્તમ યુગના પ્રવચનમાં પણ શ્યામ વધારે સ્પષ્ટ કરી હતી કે જો વિરાટ પુરુષનું નિરૂપણ પુરુષ સૂક્તમાં એ રીતે કરવામાં આવતું હોય કે એના હજારો માથા છે અને હજારીની આંખો છે તો તો બાડો થઈ જાય ને બ્રહ્મ માથા હજાર હોય તો બે હજાર આંખ હોવી જોઈએ તો એવો બાડો નથી કે કાણો નથી એક આંખવાળો નથી એને અનંતતાના રૂપમાં લેવું જોઈએ એમ અહીંયા પણ યોગી જ્યારે બધું જુએ છે તે વખતે એને અનંત રૂપથી જણાય છે જ્ઞાનચક્ષુથી એને તો પ્રભુની જ પ્રતિકૃતિના રૂપમાં આ બધી વસ્તુ એને જુએ છે એ તાત્પર્ય છે એટલે હું એ અનંતતા માટે કહું છું કે જયારે નો વિષય હોય તેમાં એમાં પછી અઠ્યાવીસ તત્વોની કારણ કોટીને આપણે અહીંયા કેમ ઇન્ક્લુડ કર્યો એ તો આપણી સમજ એ છે ને સૃષ્ટિ સૃષ્ટિનું જે બેસિક કમ્પોનેન્ટ શું છે તો જ્યારે આપણે સૃષ્ટિને જોવા જઈશું ત્યારે આપણને આવા ડિપાર્ટમેન્ટમાં સૃષ્ટિ સમજમાં આવશે અને પ્રભુએ પણ તે રૂપથી એને ધારણ કરેલા છે એટલે મુખ્ય જે તત્વો છે એ તત્વો તો તે રીતે આવશે ને જેમાં આપણે એને ઓર ઓછા કરીને સચ્ચિદાનંદની અંદર લઈ લો તો બધાનો જે સંકોચ છે આ ત્રેવીસ તત્વો છે સતની અંદર સમાવિષ્ટ થઈ જશે અસંખ્ય જીવાત્મા છે ચિત્તમાં આવી જશે અને અંતર્યામીઓ છે બધા આનંદમાં આવી જશે તો ત્રણમાં જ પતી ગયું બધું પણ વિસ્તાર થયો છે તો એને તો ન્યાય આપવો પડશે ને પ્રભુ એટલો પરિશ્રમ કરીને આ બધું ધારણ કર્યું છે તો એટલા માટે હાજી આપણે આજે જે વિરાટ સ્વરૂપની હમણાં વાત કરી એને એ જે જ્ઞાનીને એના દર્શન થાય છે ને એમાં આ જે જાગતિક પદાર્થો એ એને જે જે રૂપમાં દેખાય છે એના માટે એ શું સમજશે દાખલા તરીકે ટેબલ છે કે ખુરશી છે તો એને એ સત સ્વરૂપમાં પછી ગાય છે કે કોઈ મનુષ્ય છે તો એને ચિત્ત સ્વરૂપમાં અંતર્યામી છે તેને એવી રીતે એને એવી રીતે દર્શન થશે જે એટલે જ્ઞાનીને એ તો જુદા જુદી પ્રકારની સાધના છે તે પ્રમાણે એને થશે અહીંયા યોગીની દ્રષ્ટિ છે એ જુદી છે અને જેને બ્રહ્મભાવ સિદ્ધ થઈ ગયો છે જ્યાં સચ્ચિદાનંદાત્મકતા સર્વત્ર પ્રગટ થઈ ગઈ છે એની વાત જુદી છે સાથે સાથે અખંડ બ્રહ્મવાદ અને અખંડ બ્રહ્મવાદ એ બંને જે દ્રષ્ટિ છે એના ઉપર પણ નિર્ભર કરશે કે એની પ્રતીતિ કઈ જાતની થાય છે બ્રહ્મમાં આ બધું પ્રતીત થવું કે સર્વની બ્રહ્માત્મકતાનો બોધ થવો સચ્ચિત અને આનંદ તરીકે બધાને જોવું અથવા તો દરેકને આનંદાત્મક તરીકે લીલાત્મક દ્રષ્ટિથી જોવું અથવા તો જે જાતની સાધના યોગી કરી રહ્યો છે એના ફલસ્વરૂપ એને આ સમગ્ર જે છે સૃષ્ટિ એ ભગવાનના બ્રહ્માંડ સ્વરૂપ કે દેહના રૂપમાં એને દર્શન થાય તો જે જાતની સાધના હશે તદનુસાર એની પ્રતીતિ બનશે બધાની સરખી વાત ચાલે છે તો યોગીને આ બધી એ જે બ્રહ્માંડની અંદરની જે સૂક્ષ્મતાઓ છે જેમ મૈત્રીરાજાએ કહ્યું એ કેવી રીતે એ જોવાશે એને યોગી કેવી રીતે જોશે એને ના એ જોયે ન જોયે એનાથી સંદર્ભ નથી અહીંયા મુખ્ય વાત મુદ્દો એટલો છે કે બ્રહ્માંડને જળ માનવું કે નહીં તો અહીંયા એ ભાગવત કહી રહી છે કે બ્રહ્માંડ છે જળ નથી પણ પુરુષનો અવતાર છે અને યોગીઓ જે જ્ઞાની એમને આ બ્રહ્માંડ જે છે ભગવાનના શરીરના રૂપમાં કે અવતારના રૂપમાં જ એમને પ્રત્યક્ષ થાય છે મુખ્ય મુદ્દો અહીંયા એ છે નિરૂપણનો અર્થ છે તો એ કેવી રીતે જોડાય છે એ તો થઈ ગયો ખુલાસો પણ એક્સપ્લેન કરી જે પ્રશ્ન ઉઠાવ્યો છે ને એને સમજાવવા માટે આ ફૂટનોટ છે જવાબ નથી પણ એમાં તો એટલે એ પ્રભુનું દેહ રૂપે જેને જે જે કેવી સાધના જે કરી રહ્યા છે એને બ્રહ્માંડમાં જ ભગવાનનો દેહ તરીકે એને દર્શન થશે એ વસ્તુ આપણે સમજ્યા પણ જે ફૂટનોટમાં જે બતાવ્યું છે ને એમાં એ પુરુષ પણ નથી ને અવતાર પણ નથી એ એવું અહીંયા બતાવી રહ્યા છે અહીંયા છે એવું એવું બતાવવું જોઈએ ને તો પછી એ પ્રશ્ન કર્યો છે કે એ પુરુષ પણ નથી ને અવતાર પણ નથી તો શું છે એવું જે બ્રહ્માંડ ના વિષયમાં જે પ્રશ્ન ઉભો કર્યો છે ઉત્થાનિકામાં એ સમજાવવા માટે આ ફૂટનોટ છે ને પછી શ્લોક ની અંદર જવાબ આપ્યો કે ભગવાન નો અવતાર જ છે પ્રભુ નો દેહ છે એમ એટલે પહેલી ફૂટનોટ જવાબ નથી એ પ્રશ્ન એક્સપ્લેન કરવા માટે આપેલું છે મને તો નહીં ખુલ્લું એટલે એમ એટલે એમાં એમ કે છે કે એ પુરુષ નથી કે અવતાર પણ નથી એમ પ્રશ્ન છે એટલા પ્રશ્નનો જવાબ છે માં તો પ્રશ્નના જવાબમાં તો એ એવું નથી ને બ્રહ્માંડ સાધન તરીકે કોઈ કહી રહ્યું છે તો કે કે ભાઈ ના એવું નથી એ પ્રભુનો દેહ જ છે એ એ તો શંકામાં એ શંકાને સમજાવવા માટે આખો શ્લોક આવી રહ્યો છે એ તો એ બરાબર સમજાઈ રહ્યું છે પણ એની જે ફૂટનોટમાં જે લખેલું છે ને એ બેસતું નથી એની સાથે એમ કહું છું ભાનુબેન જરા તમે બેસાડી દેજો ને બાજુમાં જ બેઠા સમજી લઈશું હે ટપલું અપલું મારીને કઈ સમજાવી છે સાસુ બહુ ભેગા થઈ સમજીશું હવે ભલે ભલે આપ કરો તો હવે સમય થયો છે આજે આપણે અહીંયા રાખીએ પ્રણામ